એક વાર પૂરક થયું એક બાદ માર એટલે કુદરત ગોઠવણી જાય માણસ એ વધતી વધે સરદારી તો પણ બધી જાય થાય એટલે બધું આની પાછળ બધા પ્રતિબળ હોય છે બરાબર કુદરતી જ ગોઠવી એ કુદરતી જ ગોઠવી ભેરફેરિયા હોય અને ગજો કરનાર હોય ભેરફેરિયા ભેરફેર કરી લૂટે ગજો કપડા પથરે પથરી ઉડાડે ભગવાન કશું કરવા ના આવતા <laughs> આ બધું એની મેળ ચાલે ભગવાન દાદા અમારે ત્યાં એક મુસલમાન નોકર હતો મુસલમાન માણસ હતો કારખાનામાં તો ઈરાનમાં લખ્યું છે અમારે દાન કરવું હોય ને તો આમાં બોનસ બોનસ ના એડ કરીએ આપ જેવા કોઈ કહી ગયા હોય કે દાનમાં આપજો જયંતિભાઈ પાંચ ટકા આવકના તો પછી બીજા આવ્યા હોય તો કે હવે જવા દો ને દાદાએ કીધું પાંચ ટકા આપ્યા છે તો લગન લખી લો ને પગારના ચેકમાંથી પાંચ ટકા હવા છૂટો કરતા વ્યાસ છે ને આમ કરે ત્યાંથી ગાય બહુ બહુ સંસ્કારી છે કેટલી બધી ડેવલપ થઈ ગઈ છે ગાય ગાય સારી છે ડેવલપ થયેલી સારું પ્રાણી છે સારું પ્રાણી છે ના પણ એમાં એમાં ગાયનું ગાયનું શું ગુણ બીજી ગાય આપણે તમારું નામ ના દો અત્યારે માથું મારવા ફરી હા ગાયો અહીં છે બધી હરી હોય હા હવે ને ગમે એટલું તમે શીખવાડ શીખવાડ કરો તો અહિંસક ના થાય અહિંસક ને ગમે એટલું માર માર કરો તો અહિંસક ના થાય બરાબર અને શું કામ એ કુદરત નું જ હશે નહીં સાહજિકતા પોતાની કઈ સત્તા નહીં પર સત્તાથી ધીમેડો ફર્યા કરે એમ ફર્યા કરે એ ત્યાં એ અલ્લાહ મિયા છે પર સત્તા ફર્યા કરે અને તમે પરસત્તાથી ફરો છો અને પાછું સત્તા સત્તા દખલ છે નહીં એમને દખલ નથી એમને દખલ નથી એ પરસત્તાથી જ ચાલે છે જે પુનર્જન સમજતા નથી કોઈ દખલ નથી સમજતા એનો કરતા થયો દખલ ઉભી થઈ એટલે આપણે ભેળસેડિયા છીએ પર ચાલીએ છીએ અને સ્વ ચાલીએ છીએ આપણે પર પણ ચાલીએ છીએ અને સ્વ પણ ચાલીએ છીએ દખલ આમ એમને જો સ્વતંત્રતા દખલ તો આથી વધારે ખરાબ હોત આ તો વેજીટેરિયન છે દાદા તો સત્તાને દખલ બે વખત લડ્યા ને જીત્યા તે પાછળ કારણ દખલ છે આપણે રસીબીર બોલતા નથી આવો તમે પહેલાં થોડું દાદા એમ મને કહ્યું હતું ભાઈ ફ્રન્ટ સાચું બેન સુરત હવે સમજાયું ફોરેન માણસ ના છોકરાઓ ખરા ભાઈ વખાણ એને કરતું જોતા નહીં આવડતું એટલે આપણે જાણતો એના માણસ જી બરાબર તો આના તો આના કપડા તરીકે રેન તરીકે બુદ્ધિ તરીકે માણસ છે બધા જી અને વ્યવહાર છે તે ગાય ના જેવો વ્યવહાર ગાય ના જેવો છે જે મને ઉદય આવે ફરે ગોમેડો બુદ્ધિ તરીકે માણસ કહેવાય કપડા તરીકે માણસ કહેવાય બુદ્ધિ તરીકે માણસ કહેવાય આકાર તરીકે માણસ કહેવાય એમાં ના કહેવાય પણ એ બધા પરસત્તામાં આપણે પણ સત્તામાં છે પણ છે હવે સતત દખલ છે એને દખલ અસર ખબર પડી જાય આપણે કહે તમે નારા એક્શન આવા બરોબર છે એમને તો દખલ થઈ નથી એટલે જાણતા જ નથી આ જેવી વાતો લોકોને ખબર જ ના ભાન જ નથી ત્યાં જગત આખું ભાનમાં જ નથી આ જેવી વાતો ખબર જ ના હોય जी तदन गिरिरा था जी आखो जगह तो हिंदुस्तान में खान खा कर के बात कर सकता है और कोई और बड़ा बड़ा बड़ा भाई वहां कौन कर जब को सर तो आपने खबर नहीं मती सी को ते ना तो आके ही ले बात દાસી સમજાય આમ તો બાફામાં ફાયદો છે દાદા પોચું પડી જાય બાફામાં ફાયદો છે સંસ્કાર સંસ્કારનો વિમાન તે બધી જાય તે પછી મિસ મેરેજ એક કર્યું એવું જબરજસ્ત વિરોધ જી આપડે સ્ત્રી ભણ્યા પછી બાકી વર્ષ જોડે રોજ ઝઘડા કરનારી જોડે રહે ના ઝઘડા કરનાર તો રહે છે જી પણ ઝઘડા બે ઝઘડા વાળા જોડે એટલે એ રહી છે ના ઝઘડા કરતી હોય તોય ના રહે ઝઘડો ના કરતી હોય તોય ના રહે એ પણ મતદાર પડે ઉડી જતા યુ યુ કરી બંદૂક લઈને ભરી એના જે દેખાય આખું કરતા સારી દેખાય પણ એ આખું ન હોય આ ભીખાય ખાઈ શકે ખબર પછી દસ તૂટી જશે તારા છોકરા હજાર બાર ના સંસ્કારી છે આપણે શું સંસ્કારી છે એક પટેલ મોટો હતો પટેલ શ્રીમંત માણસ હતો નાગરિક પહેણો જી જી એને ત્યાં એના મામા ની સાથે હું જમવા ગયા જી નાગર તીર્થભાઈ જી કામ કર્યું ઘી આમ કરીને તો સારું છે બે ચમચા નામ ક્યારે તો આમ કરી ઘી ને કંસાર કરેલો તે તાઈ ટીપા પડ્યો à mamaga abangan kayo ba ng buhok? buhok. Patay ay gamitin, sige nga eh. રાણિયા નમાવે અમુક શીખી ગઈ ને નાગર તો હજે ખાવાનું ના બરાબર માટે આવવાની રોટલી બોટલી કરી સાંજે બહુ ચીંગણા બહુ ચીંગણા લાગશે આપની વાત સાચી છે સાચી છે અમને અનુભવમાં છે કોઈ ને જાત જાય ડાક ઉથા કરીને ઉથા કરીને એક નામ હતું બુદ્ધિસ્ટ હતો બુદ્ધ બુદ્ધ બુદ્ધ ધર્મનો એક અનુયાયી હતો ઉથા એનું નામ હતું અને એ યુનાઇટેડ નેશન હા બુદ્ધ ભગવાનનો અનુયાયી હતો એ યુનાઇટેડ નેશનનો સેક્રેટરી જનરલ હતો અને એને ઘણા માણસો દરરોજ દિવસમાં મળવા આવે ઘણી મિટિંગો થાય તો એને કોઈ પૂછે કે ભાઈ તમારા જીવનનો ઉદ્દેશ શું છે એમ આ સેક્રેટરી જનરલ પણ તમે બુદ્ધિસ્ટ એટલે શું એમ પેલા ક્રિશ્ચન લોકો જાય તો એ જવાબ એમ આપે કે I must empty myself of myself અમને થયું કે આ બુદ્ધ દર્શનમાં આ વાક્યનો અર્થ શું અમે તો એ વાક્ય એવું નહીં બોલ્યા એવું લખ્યું છે I must empty myself of myself from my કે ઓફ ફ્રોમ કે ઓફ હશે એમ તો ફ્રોમ હશે I must empty myself from myself પણ તો શું એનો અર્થ આ પ્રકૃતિ મારે નાખી છે અમારા સેલ્ફમાંથી જાત તમારાથી બહાર નાખ્યું મારે ખોટું ફ્રોમ માય સેલ્ફ વાક્યમાં ખોટા નહીં હોતા વર્તનમાં ખોટા હોય અચ્છા વર્તનમાં ખોટા હોય વાક્યમાં ખોટા હોય તો એ ધર્મ એક્સેપ્ટ કોઈ કરે ને તો કઈ વાત કરી આપે કે અહંકાર અને માન ઉપર બોલ્યાતા તમે અહંકાર ને માન ઉપર કંઈ કીધું તો અહંકાર વધુ ખરાબ કે માન અને શા માટે અહંકાર અને માન અહંકાર અને માન એ ઉપર આપ બોલ્યા હતા એમ કે છે આ ગઈકાલે એમાં અહંકાર વધારે ખરાબ કે માન વધારે ખરાબ માન શી રીતે કેવી રીતે અહંકાર તો અહંકાર મજરો મજરો બધા હોય બાળકને હોય આપણે પૂછીએ શું તારું નામ મહેશ તે અહંકાર જ્યાં પોતે નથી તો આરોપ અહંકાર અને અહંકાર તો એમાં તો નથી બિલકુલ નથી મામી કોણ હવે એ પછી બાળ કોને કહેવા માણસ કયા સ્ટેજે પછી મહેશ સાહેબ આ મારા મકાનો આ મારી મોટર એ માં અહંકારમાં મમતા કરશે માં વિધ મમતા થઈ માન આપણા લોકો અહંકારનો અર્થ જુદો કરશે આપણા લોકો ના પણ મેં કર્યું એ અહંકાર ન કહેવાય મેં કર્યું હું કરું છું એ અહંકાર ન કહેવાય હું કરું છું હું કાલદાન છું અહંકાર હું કરું છું અહંકાર પણ માન ના કહેવાય બરોબર માન તો માય ભરેતા અને વધારે પડતું માય ભરેતા બી માનતી રાખે શું બોલું તો અભિમાન કહેવાય હમણાં ભાઈ વાત કરે વધારે પડતું ભરે તો અભિમાન થાય કલાકૃત દેખાડેખાડ કરે ને તો અભિમાન કહેવાય એટલે ભાઈ કહી દે આ બધું અમારું છે દેખાડેખાડ કરે પણ દાદા એનાથી એક આગળ જાય કે કે આ ભગવાન નું છે ઘણા માણસ એમ કે આ બધી ભગવાનનું છે ને આમ માનતા હોય કે ના ના એ ભગવાનનું તો નામ પૂરતું છે તેને શું કહેવાય ભગવાનનું કહે છે ને આપણે કરી આપણે કરી આપણે ન કરી આવે વધારે માની કહેવાય <laughs> રસિકભાઈ પૂછે છે કે દંભ અને કપટ માં શું ફરક દંભ ના હોય કપટ હોય પુરુષોનો દંભ હોય બે ને ભગા કોઈ સ્ત્રીઓને દંભી કઈ વડે મેં સાંભળ્યું નથી પુરુષોને દંભી કહેલા ના દે ત્યારે વાત ત્યારે દંભી થઈ સાચી બીજા બધા વિશ્લેષણ લાગુ થાય છે કેવાના બીજા બધા ગુણ આમને લાગે જુદા આત્મા જુદા જુદા સ્ટેજમાં જુદા જુદા કરીએ એ પણ એનો જ શબ્દ છે ને લક્ષ્ય પ્રતીત અને અનુભવ પ્રતીતિ એ એ વચ્ચેનો જરા ભેદ કઈ એ વચ્ચેનો ભેદ લક્ષ્ય પ્રતીતિ અને અનુભવ આ ત્રણ કહે છે આત્માને એ ભેદ જ્ઞાનમાં હા પછી અમારું કયું સ્ટેજ કહેવાય તમારું લખતો રહે ના હોય ત્યારે લક્ષ રહે ન હોય ત્યારે લક્ષ રહે ફાઇલ આવે ત્યારે લખી જાય ક્યાં જાય લક્ષ ફાઇલ માં ઉપયોગ રહે ને બરાબર એટલે ફાઈવ પર થઈ જાય પછી દસમાં આવી જાય અને એ જયારે આત્માના ધ્યાનમાં બેસે એકાંતમાં ત્યારે અનુભવ હોય છે પણ ચલો પ્રત્યક્ષ દેખાતો અનુભવનો અનુભવ જ્ઞાન લેતા પહેલા તમારે આટલા ફેર એમાં ફેરફાર તમે જુઓ ને તે તત્વ પાણી છે બાળી ના પાણી હારું ચાલે પણ દાદા બીજ તો જ્ઞાની પાસેથી જ મળે ને હે એ જમીનમાં બીજ તો જ્ઞાની પાસેથી જ પડે ને બીજે ક્યાંથી મળે બીજે ક્યાંથી મળે લેવાનું નહીં અને જમીનને નાખી રાખવાની તો અને ખેડ ખેડ કરી રાખવાની ખેડવા શું થાય બધી ગરમી થતા અંદર પ્રયાસ કરે સૂર્યનારાયણ વાસણ ના રાખવાનું હોય ગરીબ સ્થિતિ હોય લોકો સીધું વાસણ રાખવાનું અંદર તડખાવાનું એમાં ઉપર ઉપર આખું ખેતર બહાર હા આ બાજુ આ બધું મહારાષ્ટ્રનું બધું ખેતર બહાર વાંધું ઘાસ સૂજો બધું નાખી આખું ખેતરમાં કાળું કાળું કાળું કાળું એટલે ગરમી પી જાય તે તત્વ છે ને પૃથ્વી છે પાણી આવશે તે જ વાયુ વાયુ આવે છે આકાશ આકાશ તત્વ ખોર લાવે છે ખોર તે તત્વ ને આકાશ તત્વ બંને લાવે છે આકાશ તત્વ ને પણ લઈએ પહોંચી રાખે અવકાશ અવકાશ પાંચ તત્વ સરળ થાય એટલે પેલું કામ સરળ થાય પાંચ તત્વ પાંચ બનેલી ઠીક છે બીજના પાંચ તત્વની જરૂર છે જી બે મહિના સૂર્ય ના દેખાય તો બધા વખતે કેવું દેખાય લીલું દેખાતું ને પીળું દેખાય એને પાંડુરોગ થઈ જાય સૂર્ય ઉગે તો વરસાદ બે જાતના તેજ થશે એક સૂર્યનારાયણ પછી પછીનું જે તેજ છે અમામી આંખો દેખાય છે બધું સૂર્યનારાયણ ના આંખો ના દેખાય તો હજુનો ભાગ એક જાતનો તેજ છે અને એક તારો સૂર્યનું તેજ છે બંને તેજ તેજની જરૂર પડે પેલું છે સુમલ્યા કરે સૂર્ય ગોખરો દબેલો આકાશ તારા બધું ત્યાં સૂર્ય રાત્રે નારીઓ સુધી આમાં સૂર્ય જોઈને ખાવાનું હોય સૂર્ય દેખાયતા હોય દેખાયતા ચલા રાત્રે અત્યારે દેખાડો જેમ કરી થઈ જશે તારો કરતા આવડે તારે યુરોપ લઈને યુરોપ ને સ્લો લઈને એમ કે માં તો મહિના મહિના સુધી સુરત ના દેખાય તો મેં કીધું યુરોપની બાયડીઓ આવું વ્રત લે ને <laughs> એ તો અહીંની જ લે ગુજરાતમાં છે બોડી વિમાન બધું તે પ્રકાશિત હોય જ્યારે બોડી વિમાન બધું પ્રકાશિત આ ઉપરનો ફોફા વિમાન છે વિમાન છે એની અંદર બોડી હોય અને એની સૂર્ય સૂર્ય અને દેવી બંને દેવી પણ દેવી ક્યાં ફળ છે બધા દાદા દેવ અને દેવી બંને સૂર્યમાં હોય અગ્નિમય હતા અગ્નિ અગ્નિ અગ્નિ અગ્નિ બધો એનું શરીર આખું અગ્નિમય એનું શરીર આખું અગ્નિમય હોય બધું અગ્નિમય તેજમય પ્રકાશમય પ્રતિ અગ્નિ ઉભો થાય છે ને પ્રકાશથી અગ્નિ થાય હા અમુક અમુક જે અસરાયેલ જગ્યાએ તે ત્યાં એના આધારે આવે એ પ્રકાશનું કિરણ અટકે ત્યાં ગરમી થાય પ્રકાશ પ્રકાશ જો અહીં જે ગરમી લાગે છે ને હા જરા હિમાલય ઉપર પાંચ મિનિટ કરીએ તો વધારે લાગે છે ઓછી થાય છે ઓછી થાય છે પાંચ મિનિટ ઓછી થાય તો કેટલી હા ત્યાં તો બહુ ઠંડક હોય હતા જેમ જેમ ઉપર જાય ઠંડક સાહેબ પ્રકાશ જ છે પ્રકાશ નહીં તો આપણને આમ અડગોજ ના ખબર પડે ત્યાંથી પાંચ મિનિટ ગયા તો સાયકલ લાગી ઓછી લાગે છે હાજરી કાઢ જ નહીં બારી ઉગાડવા ક્યાં વાત છે હવે પછી ગરમી ફરી ગરમ બધો ગરમ થઈ ગયો હોય સૂર્યના આ ધરતીને લઈને ધરતી ના પ્રકાશનો અને હડે છે ને તો ઓબ્સ્ટ્રક્ટ કરે માટે ગરમી ઉત્પન્ન થાય હા જ્યાં ઓબ્સ્ટ્રક્ટ થાય ત્યાં ગરમી થાય બધું સાયન્સ કરવાનું ખબર નહીં આત્મામાં દાદા એવું છે ને કે આત્મા દેખાતો નથી ને આત્મા દેખાતો નથી દેખાતો હતો તો એના માટે બધું પૂછાય કરે પૂછાય કરે આ સૂર્ય દેખાય છે એટલે કે આ જ્ઞાન છે જ્ઞાન થયું એટલે અમારા પ્રશ્નો તો બંધ નહીં થઈ જાય ને દાદા આપણી પાસે <coughs> જ્ઞાન જ્ઞાન તમારું જ્ઞાન લીધું જ્ઞાન તો લીધું એટલે પ્રશ્નો બંધ નહીં થઈ જાય ને બંધ બંધ નહીં થઈ જાય ને એટલે થઈ જતા નથી ને એટલે થઈ જતા ને એટલે એટલે જતા હા ક્યાં થાય બંધ થઈ ગયા છે મારે તો બંધ થઈ ગયા છે આપ પૂછો છો ને કે પ્રશ્નો કેમ પૂછતા નથી કહું છું એટલે હવે પ્રશ્નો બંધ થઈ ગયા છે તો આ પ્રશ્નો જ્ઞાનથી બંધ થઈ ગયા છે જ્ઞાનના કારણે પ્રશ્નો આ તો નહીં એવું છે દાદા ખરી વાત છે યાદ આવ્યું પૂછો દાદા બેઠા છે નવરા દાદા દરબાર ભરાયો છે તો કઈક પૂછો ઈરાદો ખરાબ નથી કોઈનો ના ઈરાદો કોઈનો ખરાબ ના ઈરાદો ખરાબ નથી इसको क्या कर हमको टाइम में नहीं करता टाइम में उसका दूसरे વખતે વાણી વિજન કરતા છે પણ ટાઈમ નો મનના વિકલ્પો છે આ પૂછે ચારિત્ર આપે કહ્યું ને એ વખત ચારિત્ર ના એ તો પછી જતે આ પરમાર્થ સંગીત થયું એ વર્ધમાન થયા પછી ચારિત્ર જાય ચારિત્ર પણ એના ફળ રૂપે ચારિત્ર ઉભું થાય ને લક્ષ પછી અનુભવ પછી આજ્ઞા પાડે ને હા એટલે ચારિત્ર ઉભું થાય પછી ચારિત્ર ઉભું થાય જી પાંચ આજ્ઞા પાડવી એ પહેલું પ્રથમ ચારિત્ર છે આજ્ઞા ચારિત્ર છે અને પછી દર્શન ચારિત્ર આ આજ્ઞા ચારિત્ર આજ્ઞા ચારિત્ર એમાંથી જે પરિણામ પામે તે અસલ ચારિત્ર વર્તન પછી પરિણામ પામે તે અસલ ચારિત્ર નિરાધાર થાય આ સાધાર છે આજ્ઞા આજ્ઞાનો સાધાર છે ને આધાર છે પછી પછી એટલે સહેજે વર્તે એનો અર્થ છે આલંબન કોઈ અવલંબન નહીં આ જગત અવલંબન થી ઉભું રહ્યું પછી આજ્ઞા આજ્ઞા નું શું થાય જરૂર સહજ થઈ જાય સહજ આજ્ઞા સહજ થઈ જાય પણ એ સહજ જ થઈ જાય પછી એનું વર્તન સહજ બની જાય ના ના કિનારો છે આપણે હવે સમજાય ઉતારી પડ્યા છે બેંક ઉપર કિનાર ઉતારી પડે જી કિનારે પહોંચાડી દીધા કિનારે પહોંચાડી દીધા કિનારે પહોંચાડી દીધા એમ આજ્ઞાનો આભાર માનવો જોઈએ આજ્ઞાનો આભાર માનવો જોઈએ એમનું કહેવાનું છે આજ્ઞાનો આભાર માનવો જોઈએ હું એમ કહું છું કે આજ્ઞા આપનારનો આભાર માનવો જોઈએ <laughs> પછી આપે કીધું કે એટલા માટે કાઢવા માટે પહેરાયો છે એટલે પાછો મેં ફરી પહેર્યો પછી હું ઘેર જતો હતો તારે આપે આજ્ઞા કરી કે આ હાર પહેરીને સીધા ઘેર જજો એટલે આજ્ઞા મને લાગી તો કઠણ પણ મેં કીધું હવે દાદાની આજ્ઞા છે એટલે પાડવી પડશે એટલે હું હાર લઈને ગયો તો ખતીપોળના નાકા સુધી તો હું ગયો હાર પહેરીને પછી મેલી બુદ્ધિ આવી મદદમાં એટલે રિક્ષા કરી લીધી અરે એ રિક્ષાવાળાને મેં કીધું મેં તું હવે ભાવ ગલીમાં લઈ જા એ વિચારમાં પડ્યો કે અહીંયાથી ત્યાં સુધી જવાનું છે આ એ રિક્ષા ઠેર પગથિયા સુધી મેં ઊભી રાખાવડાઈ અને પગથિયાની અંદર સીધો ઘરમાં જતો રહ્યો એટલે હાર ગળામાં બરાબર ઓળખું ઓળખું ને રીતે જયંતિ તમને હતા હા જયંતિબેન તમને બરાબર સોરી શરમ રાખવાની એકદમ બહુ શરમાતો હતો ડુંગરની શરમા વસ્તુ રાખવાનું તક ના ડુંગરની શરમ ના આવે ડુંગરો હોય અરે મોટા ધીમારીની શરમ આવે ના હિમાલય અને તું જતે આવું કઈ બધું કરવા કે ના એ જે કંસના છે તો તેમ શું ભરપસ્તે અને ખરો હોય ત્યારે છોકરાઓ હાથમાં નકલ કરે ખરો પુરુષ હોય એના હાથમાં નકલ કરે વીક વીક માણસ જ કરે એમાં શરમાવાનું હોય અને આ જ કશું શરમાવાનું શરમાવાનું ભાવે જ એટલે દાદા દાદા પછી આ લોકો શું શરમાવાનું કપડા અંતે નાગા દેખાય છે લોકો નાગા દેખાય છે ને નાગા કહેવાય તો કપડા હાથે નાગા દેખાય છે લોકો આપણે ના અમે પણ ભાઈ એ અવિવેકી ગણાય ને પછી સંસારમાં અવિવેકી ગણાય ને વિવેકહીન ગણાય ને જો એ ન રાખે તો સાચું નબળા માણસો કરે સારા માણસો સંસારમાં ક્યાં તરફ રાખવાની છે ચોરી કરવાની હોય તે વિચાર ધ્યાન ચોરી નિંદિત વસ્તુ નથી પ્રશ્ન ભરતા હોય કે આ શું મારી પાસે ગયે દાદા ને આપણે મગર શાંત થઈ જાય કરી ઉભરાતી હોય તો નીચે લાકડ ખેંચી દે ચાલ થઈ જાય નથી ભો ના રહેવો છે મારું કરવું કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ ટાઈમે કોઈ પણ વેશમાં ભો ના રહેવો છે એ ભો કાઢવા હાર વાત કરવું કોનો ભો રાખવાનો સૂર્યનારાયણ સૂર્યનારાયણ વાત ચાલતી કોનો ભય બેઠા નુકસાન થાય છે પણ અમને નુકસાન થાય છે તો આવે થઈ ગયા સમાધિ મારી રેલ કોઈ દીધી તો બધા આખું કેટલું હગું થઈ ગયું નાસ્તિક મત મારી દાદા પણ હવે હવે એવા સંજોગો લાગે છે કે સાધારણ રીતે એવા કોઈ બુદ્ધિશાળી વર્ગો ભેગો થયો હોય અને ત્યાં આગળ એમને એવું કહેવામાં આવે કે તમને જે કંઈ પ્રશ્ન પૂછવો હોય તે પૂછો તો હવે પ્રેક્ટિસની જરૂર નથી એ ઉલ્લાસ આવે છે દાદા એ ઉલ્લાસ આવે ઉલ્લાસ આવે એ ઉલ્લાસ આવે છે કે દાદા ના મળ્યા હોત તો શું થાત એટલે અત્યારે જે શું થઈ ગયું તેનો ઉલ્લાસ આવે બરોબર તેનો ઉલ્લાસ બરોબર મોટો ઉલ્લાસ નિયમો કેવા કરો ચાલીને દવા મળી આવે એ બધું મળી આવે મોક્ષ નો માર્ગ વધારે મળે છે પણ એના ટાઈમે જ મળે એના ટાઈમે ટાઈમ મળે એમને ટાઈમ મળે આમાં જોઈએ એવું બને કશું સાંભળે ને એને બુદ્ધિનું બુદ્ધિનું માને નહીં કશો ડખો સાંભળે નહીં નું માને અમે બેને બધા વાંચતા નથી એટલે હું તો ઘણા પેલા મન છેતરી જાય મન છેતરી એ પણ મન ઉપર દાદાની ની અસર થતી હશે નહીં મન ઉપર બુદ્ધિની અસર નહીં થતી હોય તો મન ઉપર બુદ્ધિની અસર નહીં થતી હોય ના નહીં એનું ડિપાર્ટમેન્ટ જુદું છે છે પણ એવી વિચારણા કરે તો આપણને ગમી જાય પાછી ત્યાંનો ઇન્ટરેસ્ટ કરો ને તે જાય પાછી એટલે સારા સારા આવ્યું હોય તેમાં પણ ચાલુ કરી જાય એમાં ચાલુ પડી જાય બુદ્ધિ તો મનાવે ત્યારે છોડે બુદ્ધિ મનાવે તારે એનું ધારણ મનાવે તારે છોડે એ બુદ્ધિશાળી અંદર ભાવ છે બુદ્ધિની તો બસ બીજા પણ મનથી જ બુદ્ધિ આખું જગત મનથી મોટા મોટા મહાશિવ બધા complete physical world. This is full Samraj color. એટલો ચમત્કાર ચમત્કાર મને નપુસક કીધું છે મને પાછું નપુસક કીધું છે નપુસક જ એવડો મોટો સ્વરૂપ વિચાર કરે તમે ગમે ચાર ચૂપ થઈ જતા બોલવાનું બોલ્યા કર બહાર બાજુ બહાર એ નપુચન શું કરો આપણી હેલી સંબંધ વધીએ તારે થતું વાંધો થાય શું કરે જન્માયકાર થઈ ત્યારે આપતી શક્તિ ના જોઈએ પછી કૂદે પછી કૂદે પછી વિચરે પાછું વિચરે પછી વિચાર વિચાર ક્યારે બરાબર કીધું આ વિચાર તો આપણે જ કાઢી નાખ્યું બાકી કવિમાં તો વિચારના સ્ટેજ પર પડી ગયો કવિ માથા તો વિચારના સ્ટેજ પર આપણે જ કાઢી નાખ્યું કચરો આવી ઉડાડી દેજો આપણે આપણો એક મહાત્મા સાથે કર વિચાર તો પામે માણસ તો તમે આમ તમે તો બીજા લોકોનું કામ તારે કામ તારો તો જતો પાણી ગયો કે તમારે એવું નહીં કે દરેક ને આ ગાવું <laughs> એને અમુક રોગ હોય છે ગાવું પાંચ પગાર છે વેરે ચડવું હોય એટલે બે પગાર લઈને જોડે ચડાય કે કેમ હોય છોડવા જવું હોય છોડવા ચડવું હોય છોડ નહીં તો રે પણ આ ઓપ્શન પોઝિટિવ આપણે પરિણામ આખું જ માર્ગ સમજી કર્મ જે બાંધ્યું હતું તે ઉદય આવ્યો અને ઉદય કરતા કર્મ જે બાંધ્યા હતા તે ઉદય આવ્યો અને ઉદય કરતા તમારો ઉદય આવ્યો કદાચ